independiente માતા ભગવાનના અસીમ જય જયદારો માતા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના જન્મોથી સાંભળ્યું છે જન્મોથી સાંભળ્યું છે આત્માને દેહ વિના સ્વાનુભવતી स्वानुभवति पर्यन्त स्वानुभवति ईदानुभावप्रज्ञा जेनी प्रगत्य प्रज्ञा प्रगत्य प्रज्ञा त्या कल्पि સુધારું કલ્પી હું સુધારું જ્ઞાની પુરુષ પાસે જ્ઞાની પુરુષ પાસે હું કોણ છું આ या વચનાયું They should ફોન હતો ખબર હા એ તો હા તો ભાઈ ગરમ છે જરા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય હવે થોડો સત્સંગ લઈશું કે આપણે ભલે આ બધાનો સત્સંગને બધો આવ્યા છે પ્રશ્નો કે સત્સંગના નિમિત્તેના એનો સત્સંગ કરીએ આપણે જય સચ્ચિદાનંદ મિનુબેન તમે આપ્યું કે કોને સરીબેન ઓ ત્યાં બેઠા છો સંતાઈ ગયા છો ચાલો કયું છે આ પચીસમાંથી અનુભવ જ્ઞાનસૂત્રો પચીસમી શ્રેણી છે તેમાંથી પૂછ્યા છે એમને કાનૂન નંબર એકવીસ એકસો સુડતાળીસમું સૂત્ર હું બોલું છું પછી બોલજો બધા દાદા ભગવાન ને બતાયા કી ने बताया कि मनुष्य की जो मर्यादा है मनुष्य की जो मर्यादा है उस मर्यादा से रहो उस मर्यादा से रहो उसमें भगवान खुश रहेंगे आपके ऊपर उसमें भगवान खुश रहेंगे आपके ऊपर नहीं तो भगवान खुश नहीं रह पाएंगे नहीं तो भगवान खुश नहीं रह पाएंगे अगर मर्यादा से नहीं रहे तो अगर मर्यादा से नहीं रहे तो मनुष्य की मर्यादा क्या है मनुष्य की मर्यादा क्या है मानव गुण से रहना मानव गुण से रहना अब मानव गुण क्या है अब मानव गुण क्या है मानव गुण यही है कि मानव गुण यही है कि सब मानव ढंग से सब मानव ढंग से एक दूसरे के साथ रहे एक दूसरे के साथ रहे उसमें पशुता ना करे उसमें पशुता ना करे मानव होके मान मानव होते एक दूसरे के साथ एक दूसरे के साथ पशुता कैसे कर सकते हैं आप पशुता कैसे कर सकते हैं आप तो सरी बहन में आपको क्या समझना है ऐसा ही सब आ गया बात डेज जवा देखिए नेक्स्ट वन फोर्टी एट एक सौ अड़तालीस सरी आगे जावे हिंदी में बोलना जरूर हाँ। जरूर बोलो जोर से बोलना दादाजी बोलो सॉरी आपने दादाजी कहा कि मानवता से रहना पशुता से नहीं हम्म। तो मानव मानव गुण से मानव गुण से तो दादाजी कलयुग का जो व्यवहार इंसान इंसान के साथ एक दूसरे के साथ जो है तो ये निश्चित है दादाजी कि हमें मानवता से ही अपने सामने जो व्यक्ति है उनके साथ डील करना है हाँ, हाँ, मानवता से मतलब अपनी जो गरिमा है वही हाँ। गरिमा उनकी है अर्थात अर्थात मानव गुण तो मानवता है मानव गुण हाँ वही मानवता तो दादाजी ये वर्ल्ड में ये अगर बात सब सब इंसान समझते हैं मेरा ये मानना है तो, तो, तो राम जब राम जन्मभूमि निर्वाद नहीं रहेगा विवाद नहीं रहेगा फिर भी दादाजी विवाद आज जज लोगों ने कितना अच्छा जजमेंट दिया है अभी उसको दादाजी सुप्रीम कोर्ट में पड़कारेगा ना लेकिन जजेज हाँ। ने अच्छा तो जो जजमेंट दिया तो उसके नीचे ही लाइन लिखा है कि अब सुप्रीम कोर्ट में पड़कारेंगे ना उनको हरेक ने अपना अपना जजमेंट अलग दिया है हाँ। फिर भी तीनों जजमेंट में एक कॉमन कोड आ गई वो मानवता की थी वो मानवता हाँ सब समझ जाए तो काम कल्याण हो जाए समझे हाँ। ऐसा इस्लाम हो गया तो मानव नहीं ऐसा कैसे बोल सकते आप क्या और हिंदू है वो ही मानव है और दोनों एक दूसरे के लिए और दूसरे के बहुत बड़े उदार दिल वाले हैं लेकिन इस समझ का प्रकार में सब छोटापन आ गया है संकुचित आ गई है उसमें से वहाँ वो संक्षिप्त होते होते छोटे नहीं हो जाते इसी कारण हाँ। सब हो जाता है डिफरेंसेस हो जाते हैं हम्म? मानव गुण क्या है कि मानव स्वभाव से लघु स्वभाव से जीवन का प्रवाह में बढ़ते रहना बढ़ते रहना बढ़ते रहना लघु स्वभाव से लघु स्वभाव से अर्थात मन के स्तर पर वाणी के व्यवहार में ऐसा होना दादा भगवान ने सभी मनुष्य एक कलयुग में आज की भाषा में समझ जावे ऐसा बड़ा अच्छा तरीका बताया उपाय कि मन वाणी और काया से किसी को दुख न हो इस जन से जीना जाना जिया जाए सब जीवन वो मानस गुण है मानव स्वभाव है तो अंतर से समझ से ऐसा जीवन जाता है अंतर की समझ से और अंतर की समझ से जितना जितना ऐसा मानव गुण वाला ऐसा जीवन गया तो वो अंतर तो सुखी होगा ही जरूर लेकिन ऐसी बात नहीं है तो दूसरे को सुखी करेगा लेकिन उनकी अंतर से सुखी होने के कारण दूसरे लोग उनके पास उनकी नजदीकता में वो खुद को सुख पाएंगे तो सुखी लगे, लगेंगे उनको कि भी अच्छा है उनका सहवास अच्छा है उसका सहयोग भी अच्छा है समझी ये मानव गुण है ये तो सभी के लिए सारा विश्व के लिए है और भारत के लिए तो खास करके है क्यों कि भारत में मानव और मनुष्य देश से जो जन्म पाया है वो स्त्री हुआ पुरुष नहीं अलग नहीं है दोनों भैया जन्म पाए तो एक ही स्वरूप से है कि भाई पुनर्जन्म है और उसी कारण दोनों को एक समान हक है मुक्त मुक्ति पाने का क्या मुक्ति पाने का वो भारत में जन्म पाया हुआ उनका होते है बोलो क्या पूछना है यही है मानो और क्या ये सबसे हमेशा वितराग मार्ग में भी जो चार उत्कृष्ट मुक्ति के कारण के निमित्त बताए बताए गए हैं प्रकार बताए गए हैं उसमें सर्वप्रथम प्रकार ये है कि मानव मनुष्यत्व के साथ होना मनुष्यत्व बोला है अर्थात मानव गुणों जो भी है मानवता से रहना है इस ढंग से उसने उसका सत्व स्वरूप ऐसा हो जाए को विकास होते होते वो मुक्ति के मार्ग में सर्वप्रथम निमित्त बने मनुष्यत्व हम्म, सर्वप्रथम बताया उसको हम्म, बाकी के तीन बताए हैं वन बाय वन तो ऐसा निमित्त होते हैं मुक्ति मार्ग के ऐसी बात है क्या लेकिन आज एक कलयुग में एक कर्म की हमेरी रीति रीति गति जो है शरीर की मन वचन काया की उसमें सभी प्रकार से आज सत्वहीनता हो गई है सब जगह इसी कारण आज सर्व जगह ऐसा दिखाई पड़ता है सत्व सत्व महीना मनुष्यत्व महीना जो खुद को महसूस होता है वो उनका अनुभव उनके लिए खुद के लिए है ऐसा नहीं उनका उनकी मर्यादा खुद के शरीर के अंदर है इसी नहीं है वो व्याप्त इसी है कि ओ ऐसा ही सभी दुख को दुख का अनुभव तो होता ही होगा इसीलिए उसमें सत्वता इसी आ रहे कि वो खुद दुखी न होवे और किसी के किसी का दुख का कारण न बने और समझी ये आज कलयुग की भाषा है यही मनुष्यत्व है आज के और चौथे आर्य में सुख और सुख की भाषा थी चौथे आर्य में हुँ? हम्म? और दादा भगवान ने उसके आगे जाके प्रगति के मार्ग पर मुक्ति के मार्ग पर ये बताया कि अगर आप सुखी होने चाहते हो अंतर से तो सुबह से ही मन वाणी काया से सारा दिवस के दरमियान कहाँ भी आओ कहाँ भी जाओ वहाँ मैं मेरे से सुख का मैं सुख का हरेक का कारण बनू यही मेरी तमन्ना है ये उसकी आगे श्रेणी बताइए आगे की प्रगति दादाजी मैं सुख का कारण बनूं ये तमन्ना है दिल में दिल में अंदर, हाँ, दिल में और दादाजी एक मिनट और हाँ। दादाजी देखो जीवन अंदर और बाहर दो अलग है हम्म। बाहर का जीवन वो सारा समाज में जो भी है वो सच्चा है और सच्चा नहीं भी है क्या बताया सच्चा है और सच्चा नहीं भी है हाँ सच्चा क्यों कि हम हर के साथ मानव तौर से मानवता के गुण से हम हर के साथ ऐसा व्यवहार करें जैसा हम समझते हैं अभी तो हम शुद्धात्मा है सभी में शुद्धात्मा है शुद्धात्मा सभी में है वो सभी को जिनके अंदर है उनको खुद को हरेक को अपने समझना है एक दूसरे एक दूसरे से कुछ लाभ नहीं कर सकते समझ में आया लेकिन ऐसा मनुष्यत्व का जीवन का प्रकार इससे एक दूसरे को लाभ होता जाता है उसको ही निमित्त और नैमित्तिक ऐसा जीवन बताया क्या बताया निमित्त और नैमित्तिक हाँ, अगर निमित्त जैसा है वैसी नैमित्तता उसको सभी जगह से प्राप्त होती है और खुद अंदर भी अंदर से भी नैमिकता से ऐसा बाहर में भी रहते हैं तो दोनों प्रकार है लेकिन अंदर के कारण ये ऐसी निमित्ता और निमित्त निमित्त का दोनों समझ में आया जी दोनों अंदर के कारण तो सच्चा जीवन अंदर का अंतर जीवन है ये वितरागो का मार्ग है और भारत भूमि में जन्म पाया हो हर एक मनुष्य का ये जन्म सिद्ध हक है लेकिन जानते नहीं तो मेरा क्या हक है जो हमारा हक नहीं है वो हक में हम वो प्रस्तावित करने जाते हैं यही बात बनती है समझे यही बात है हरेक को हमें आज्ञा मिली है आज्ञा दिन व्यक्तिगत हरेक है तो आज्ञा तो एक ही है सबको तो एक ही आज्ञा है हर एक अलग अलग है अलग शरीर से है अपनी अपनी मन वचन है कि मर्यादाओं से है उसमें आज्ञा मिली है समझे समझे वो मर्यादा के कारण वो आज्ञा मिली उसमें वो संयम आ गया है मर्यादा के कारण संयम आ गया है हाँ नहीं आज्ञा के कारण आज्ञा हाँ, आज्ञा के कारण हाँ। मन वचन काया पर संयम आया है हाँ। खुद संयमित हो गए हैं कि जिनके कारण हम हमेरी मर्यादा समझ ले नहीं समझी समझे वो यही है उसमें ख्याल है अगर हम मर्यादा समझे तो हमारा अमर्याद शुद्धात्मा का स्वरूप है शक्तियां हैं अनंत शक्तियां हैं अनंत सुख है उनको अवकाश मिलेगा खुला होने का खुला होने का अवकाश है जो हाँ, शुरू हो गई खुली हो गई है वो तो वर्तमान होती जाएगी वर्तमान उसी उसी को पुरुषार्थ बताया जी दादाजी उसी को पुरुषार्थ आगे जावे जी दादाजी हम्म। कौन कौन कौन तो पीछे आगे जाने दो जय सच्चिदानंद जो से बोलो हाँ जोर से बोलो ये मानवता की गुण की आप जोर से मानवता की गुण से रहने की जो बात हुई हाँ। लेकिन कोई अगर हमसे इस तरह से रहे जहाँ पर हम विचलित हो सकते हैं और होते हैं हम्म। तब क्या करें तो ये मानवता की मर्यादा नहीं समझे हम अगर खुद मानवता की मर्यादा समझे वो सभी की मानवता की मर्यादा संभाल सकते हैं और हम नहीं संभाल सकते इसीलिए तो ऐसा होता है एक दूसरे से ये तो होगा ही नहीं कभी जितनी जितनी ऐसी अपनी मर्यादा समझ गए तो ऐसा संयमित अपना सारी मन वचन का, का व्यवहार संयमित होता जाएगा संयमित होता जाएगा उनके फल स्तुति में वो सम्यक होता जाएगा क्या होगा सम्यक सम्यक तो पीछे इससे प्रश्न नहीं आएगा हाँ, समझ गया आगे जाऊं हाँ वन फोर्टी एट एक सौ अड़तालीस अब हिंदी में क्या बोला जाए उनतालीस नहीं साहब बोलेंगे one hundred and forty one उनतालीस हंड्रेड एक से हाँ इकतालीस नहीं एक एक सौ अड़तालीस ने हिंदी શું થાય एक सौ इकतालीस उनतालीस अड़तालीस हाँ, एक सौ हाँ, एक सौ उनतालीस एक सौ अब हम तुम हम हम हिंदी में बोलो हिंदी में क्या एक सौ अड़तालीस एक सौ अड़तालीस बोलते हिंदी में भी तो कल्याण हो गया मेरा चलो वन फोर्टी एट धर्म का मतलब ही केंद्रवर्ती जीवन है बोलो धर्म का मतलब ही केंद्रवर्ती जीवन है केंद्रवर्ती मतलब खुद का केंद्रवर्ती मतलब खुद का खुद का मतलब अपनी दूसरे के पर चलाने के लिए खुद का मतलब, मतलब अपनी दूसरे पर चलाने के लिए खुद की मर्यादा के बाहर जाना ऐसा नहीं खुद की मर्यादा के बाहर जाना ऐसा नहीं लेकिन लेकिन खुद की खुद ऊपर ही खुद की खुद ऊपर ही मर्यादा बनी रहे मर्यादा बनी रहे उस ढंग का जीवन उस ढंग का जीवन उसको ही उसको ही धर्म का धर्म का केंद्रवर्ती जीवन बताया केंद्रवर्ती जीवन बताया वो तो हमने ज्यादा उसमें नहीं है तो मेरी सभी बहन पूछती है इसी परीक्षा इसी ले लेती है और स्कूल को बच्चों को हंड्रेड परसेंट मार्क देती है और हमने ना तो हमें उलझन में डाल देती है हाँ? हंड्रेड परसेंट रिजल्ट आया है स्कूल का नहीं हंड्रेड से नहीं हंड्रेड तो केलनपुरी का आया केलनपुरी का वो तो दादा भगवान का केंद्र है दादाजी दादाजी अभी तो परीक्षा ही निकल गई अच्छा अभी सब पास होके आगे जाएंगे तो उसमें तो कुछ पूछना नहीं है ना ये आगे का सूत्र का एक्सटेंशन है इसमें भी दादाजी हाँ, बोल क्लैरिफिकेशन हाँ। केंद्रवर्ती जीवन धर्म का मतलब धर्म का मतलब केंद्रवर्ती जीवन हम्म, बस अभी दादाजी एक बात ऐसा है हाँ। कि मीनल को ये लग रहा है कि मेरे साथ सोनल बहन सपोज चल रही है सपोज सोनल नहीं सोनल बहन नहीं सरयू बहन चल रही है चलिए और मीनल को लग रहा है कि ये सरयू बहन ये खड्डा उनके ध्यान में नहीं है उनके ध्यान में स्कूल का मोबाइल चल रहा है ये चल रहा है वो चल रहा है सब दिमाग में इनके चल रहा है लेकिन मीनल के ध्यान में ये चल रहा है कि अभी सरयू बहन गड्ढे में गिरने गिरने वाली है तो मीनल को लगे अरे सरयू बहन देखो देखो तो सरयू बहन मीनल पे गुस्सा हो गई और सर मैंने सपोज ना ऐसा कुछ हुआ नहीं है मैं ये इसलिए कह रही हूँ मेरे को जिसके साथ हुआ उसका नाम नहीं देना चाहती हाँ। तो दादाजी सरयू बहन को गुस्सा आ गया कि मिनल तेरे को अरे मेरे को जानती हूँ मैं कैसे चलना है तू मेरे को चलाना मत सीख सिखा तो मिनल को लगता है यार सरयू बहन मैं आपको क्या बताऊँ दादाजी ऐसी परिस्थिति आपकी लाइफ में तो सुबह से शाम तक एक हजार बार आती होगी तब आप अपने आप को क्या कहते हो कनु भाई को क्या कहते हो वो बता दो मैं अपने आप को कह दूँ सोलह में बैठी उसको पूछ लो दादाजी आप तो हमेशा केंद्रवर्ती रहते हैं इसलिए आसपास के लोगों को आ जाना ही पड़ता है <laughs> ऐसा है कि धर्म का मतलब ऐसा है उसमें धर्म का मतलब वो केंद्रवर्ती जीवन ऐसा तो धर्म समझना है हमें धर्म क्या चीज है धर्म क्या है कि हम मिनल बैन जो है वो हम उनके साथ जो है वो उनके साथ रहने वाले हम धर्म से है मिनलबेन के साथ के रहने वाले हम धर्म में हैं हाँ। अब खुद ही हम समझी वही धर्म है और मिनलबेन के साथ रहने वाले जो मिनलबेन आज्ञा धर्म से वो संयमित हो गई है उसके साथ हम धर्म में रहने वाले हैं और जितनी जितने अंशों से जो संयमित रही इतना हमारा धर्ममय जीवन हुआ केंद्रवर्ती जीवन हुआ इतना ही है और तो डिग्रीज ओष्ठ तो से आहिस्ते आहिस्ते खुला होता जाता है खुले खुलापन हो गया है लेकिन वो तो शुरुआत और आगे बढ़ते रहते हैं हम उसमें खुलापन दबदसर होता जाता है और हमारी शक्तियां बढ़ती जाती है जो हमारी अखूट शक्ति है अंतर की वो मिनरल मैन को मिलती रहती है मिनरल मैन शक्तिवंत होती है और उसके कारण उनका सुख बढ़ता है आनंद आपोआप रहता है इतने अंशों में समझ में आया ये सब साथ साथ पाना पड़ेगा उसका केंद्रवर्ती यही है आगे जावे वन फिफ्टी थ्री अभी गुजराती आ गया हमारी भाषा में एडजस्टमेंट <laughs> मा બોલો એડજસ્ટમેન્ટમાં એડજસ્ટમેન્ટમાં તમે જૂઠા અને સાચા એ બેવમાંથી છૂટી જાઓ છો તમે જૂઠા અને સાચા બેવમાંથી છૂટી જાઓ છો હું તમને પૂછું છું આ સાચી વાત છે તો આગળ જઈએ <laughs> પછી આગળ એડજસ્ટમેન્ટમાં એડજસ્ટમેન્ટમાં ઉપયોગ ઉપયોગ વિતરાગતાપૂર્વકનો હોય છે વિતરાગતાપૂર્વકનો હોય છે એટલે એટલે ઉપયોગપૂર્વક હોય છે ઉપયોગપૂર્વક હોય છે આમાં કંઈ પૂછવાનું કે નહીં પૂર્વક હોય છે એટલે એ ઉપયોગ ઉપયોગ તમારે સમજવું છે એ બહુ મોટી વાત એ શબ્દ પૂછવો જોઈએ આમાં એ ઉપયોગપૂર્વક એટલે શું અને વિતરાગતાપૂર્વકનો પાછો કયો અને તે ઉપયોગપૂર્વક તે વિતરાગતાનો ઉપયોગને સાથે મૂક્યા હા ઉપયોગ એ શુદ્ધાત્માનું લક્ષણ છે શું કહ્યું લક્ષણ છે અને શુદ્ધાત્મા એ આપણને લક્ષ્યગત થયા છે શુદ્ધાત્મા એ આપણે લક્ષ્યગત થયા છે જે લક્ષ્યગત થયા હોય તે પ્રમાણે તે પ્રમાણે તે લક્ષગત સ્થિતિનું એ લક્ષગત સ્થિતિનું લક્ષણ હોય જ લક્ષણ હોય લક્ષણ વગર ક્યારે લક્ષ હોતું નથી લક્ષણ વગર ક્યારે લક્ષ હોતું નથી અને એ લક્ષણ કેવું હોય એ લક્ષણ કેવું હોય કે જે જે લક્ષણે કરીને કે જે લક્ષણે કરીને આપણે આપણે એ શુદ્ધાત્મા સ્વરૂપના લક્ષ્ય સ્વરૂપ રહી શકીએ એ શુદ્ધાત્મા સ્વરૂપના લક્ષ્ય સ્વરૂપ રહી કરી શકીએ એ લક્ષણ એ લક્ષણ એને ઉપયોગ લક્ષણ કહ્યું એને ઉપયોગ લક્ષણ કહ્યું એ લક્ષણ કયું એ લક્ષણ કયું તો કે હીરો તો કે હીરો હીરાના હીરાના સ્વભાવથી હીરાના સ્વભાવથી હીરાના સ્વભાવે કરીને હીરાના સ્વભાવે કરીને પ્રકાશમય રીતે પ્રકાશમય રીતે હીરાના ચળકાર સ્વરૂપ રીતે હીરાના ચળકાર સ્વરૂપ રીતે હીરાના હીરાનું લક્ષણ છે જે હીરાનું લક્ષણ છે તેવી રીતે તેવી રીતે શુદ્ધાત્માનું લક્ષણ શું ઉપયોગ એ ઉપયોગ એટલે શું સમજવું એ ઉપયોગ એટલે શું સમજવું કે આ મિનલબેન આ મિનલબેન એમના મન વચન કાયાના યોગમાં એમના મન વચન કાયાના યોગમાં એ યોગ સાથે રહીને એ યોગ સાથે રહીને હું શુદ્ધાત્મા સ્વભાવથી શુદ્ધાત્મા સ્વભાવથી શુદ્ધાત્માના શુદ્ધાત્માના જ્ઞાન પ્રકાશના જ્ઞાન પ્રકાશના દર્શન પ્રકાશના દર્શન પ્રકાશના પ્રકાશ પ્રકાશમય ઉપયોગથી પ્રકાશમય ઉપયોગથી હું રહું હું રહું એ એટલે ઉપયોગપૂર્વક થયું એટલે એ વિતરાગતા થઈ એટલે વિનરબેન સાથે મારે ઉપયોગ ઉપર રહીને હું રહી શકું એટલે વિતરાગતા મારી એ અંતરની જીવન થયું બધું સમજાય છે સૂત્ર લાંબુ છે પણ અહીંયા હજુ આટલે અટકી ગયું આ પૂરું કરી દઉં શરૂઆતથી એડજસ્ટમેન્ટમાં તમે જૂઠા અને સાચા બેવમાંથી છૂટી જાઓ છો એડજસ્ટમેન્ટમાં તમે જૂઠા અને સાચા બંનેમાંથી છૂટી જાઓ છો એડજસ્ટમેન્ટમાં એડજસ્ટમેન્ટમાં ઉપયોગ વિતરાગતાપૂર્વકનો હોય છે ઉપયોગ વિતરાગતાપૂર્વકનો હોય છે એટલે ઉપયોગ પૂર્વક હોય છે એટલે ઉપયોગ પૂર્વક હોય છે ઉપયોગ કોઈના પક્ષમાં નથી હોતો ઉપયોગ કોઈના પક્ષમાં નથી હોતો જૂઠાના પક્ષમાં પણ નહીં જૂઠાના પક્ષમાં પણ નહીં અને સાચાના પક્ષમાં પણ નહીં અને સાચાના પક્ષમાં પણ નહીં છતાં છતાં તમે વ્યવહારમાં હો છો તમે વ્યવહારમાં હો છો અને વ્યવહારમાં અને વ્યવહારમાં જે વખતે હો જે વખતે હો ત્યારે ત્યારે તમે નાટક સ્વરૂપે રહી શકો તમે નાટક સ્વરૂપે રહી શકો નહીં તો નાટક સ્વરૂપે ના રહી શકો નહીં તો નાટક સ્વરૂપે ના રહી શકો અહીં નાટક સ્વરૂપે રહેવું એની બહુ કિંમત છે અહીં નાટક સ્વરૂપે રહેવું એની બહુ કિંમત છે હવે અમે ન્યાયની કિંમત નાસ્તાની કિંમત કરીએ કે જરા પણ બોલો ചോര എൻട്രി ഹരിവരം ഹരി ഗയോ her हरी النار આજે આપણે આ બીજો સત્સંગ લઈએ ત્યારે પહેલા એક બે વિધિ પતાવી દઈએ તેમાં પહેલું કામ એ છે આપણે કે આજે આપણા વહાલા મહાત્મા વડીલ મહાત્મા સુરેશભાઈ અને ઈલાબેન અહીંયા આવ્યા છે કઈ ગયા હા બસ ત્યાં જ રહેજો નહીં તો એમને ચેરમાં લાવવા પડશે અહીંયા અને આપણા જીતુભાઈ સામે ફોટોગ્રાફર છે તે એમના બધો પુરુષાર્થ અને મહાત્માઓનો સહકાર આપતપુત્રોનો સહકાર અને એના કારણે આજે આપણને બધાને આ પાંચ આજ્ઞા પરમાર્થ ભાગ પાંચમો આપણને મળે છે એ ડીવીડી સ્વરૂપે મળે છે આજે એટલે હજી પુસ્તક તૈયાર થયું નથી પુસ્તક પછી મળશે તૈયાર થયા પછી પરંતુ અત્યારે ડીવીડીનું આજે આપણે એનું ઉદઘાટન નિરાવરણ કરીએ છીએ તો એ પાંચ આજ્ઞા પરમાર્થનો પાંચમો ભાગ છે તેના આપણે ખુલ્લું કરીએ પેલું જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા ખુલ્લા પૂર્ણ મોક્ષમાં ખુલ્લા પૂર્ણ મોક્ષમાં આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા ખુલ્લા ભોળ મોક્ષમાં ચૂકવાથી આવે શિક્ષા બુદ્ધિ તર્કે વિશ્વમાં બુદ્ધિ તર્કે વિશ્વમાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં દાદા આપે અલભ્ય દોનિક દાદા આપે અલભ્ય દોનિક ગજબ કરે અક્રમ માર્ગની પ્રીત મેં નથી ઉપલે ગૂંઠ તમાર ઉપલે ગૂંઠ તમાર પાછા જાઓ દાદા તેરી પાછા જાઓ દાદા તેરી પાછા જાઓ દાદા તેરી પાછા જાઓ દાદા તેરી કાઢી નાખે કા અનંતકાળથી ઉભા દાદા અનંતકાળથી ઉભા દાદા સ્વીકારો દાદા બોલો મોટા બોલો દાદા બોલો દાદા બોલો પછી આપતાવી દો જય સચ્ચિદાનંદ હવે શાહ સાહેબ આજે આવી શક્યા નથી એટલે ઉત્તમભાઈ સ્થાને છે એમના સ્થાને એમના સ્થાને ઉત્તમભાઈને બે શબ્દો બોલવાનું હું રિક્વેસ્ટ કરું છું પછી બીજો પ્રોસેસ થોડો ચાલુ રહેશે દસેક મિનિટમાં પતી જશે આજે અનન્ય આપણે સૌભાગ્યની વાત છે અમદાવાદ દાદા ભગવાન કનુ જે લિંક સ્વરૂપે છે આજે આપણી પાસે વિદ્યમાન જ્ઞાની પુરુષ પ્રવર્તમાન એમના એક્યાસીમાં જન્મ દિવસે પછી કેસેટ પાંચ આજ્ઞા એટલે આ પાંચ આજ્ઞા અને જ્ઞાની પુરુષ બે જુદા પાડી શકાય નહીં અને એના મૂર્ત સ્વરૂપ જે જ્ઞાની પુરુષ છે એના જન્મ દિવસે આ કેસેટનું ઉદઘાટન પાંચમી કેસેટ પાંચમી બે હજાર પાંચથી લગાતાર આ ચાલે છે અને જન્મદિવસે જ ખુલ્લું થાય છે અને એ જે પાંચ આજ્ઞા અને દાદા જ્ઞાની પુરુષ એમ જુદા નથી એ જ રીતે આ સંઘ દિવ્ય સંઘ અને જ્ઞાની પુરુષ જુદા નથી જ્યાં જ્ઞાની હોય ત્યાં સંઘ હોય અને સંઘ બળ હોય એટલે આજે આખા સંઘ વતી પરમ પૂજ્ય દાદા ભગવાન કનુ આપ જે વિદ્યમાન લિંગ સ્વરૂપ અમારે માટે દાદા ભગવાન જ છો અને આ કાળ વિશે આદિનાથ છો દાદા ભગવાન દાદા ભગવાન તો સર્વમાં પ્રવર્તમાન છે પ્રવર્તમાન અને એ દાદા ભગવાનને આપણે મન મન મન વાણીને કારણની મર્યાદાએ કરીને પ્રવર્તવા દઈએ એ આપણે બધાનો ધર્મ થઈ પડે છે છે બસ અમે માનવતાના જે પાઠ જે છે એ અમારા પ્રવર્તમાન આદિનાથ ભગવાન દાદા ભગવાનથી જે પ્રાપ્ત કર્યા છે એ જ પૂર્ણ સ્વરૂપે આજ્ઞા રૂપે પૂર્ણ થાય કારણ કે આપણી પાસે જીવંત મૂર્તિમંત પાંચ આજ્ઞા સ્વરૂપ પરાક્રમ અને પુરુષાર્થનો કોઈ એક્ઝામ્પલ હોય તે સ્વયં કનુ દાદાજી છે હું તો જય સત્યાન સંગવતી વતી આપને સુરેશભાઈને એમની ટીમને ખૂબ વિનમ્રતાપૂર્વક વિનયપૂર્વક નમસ્કાર કરું છું પ્રણામ કરું છું કે આ પુરુષાર્થ એમનો જે ચાલુ છે અનંત વીસ વીસ કલાક દિવસમાં એમની આખી ટીમ કામ કરે છે અને એ જ આગળ ચાલે અને પાંચ આજ્ઞાનો જે પુરુષાર્થ આપના કેસેટ નિમિત્તે અમારા બધાનો મંડાય એવી આપને પ્રાર્થના એને ચાલુ રાખો અને અમારા ઉપર અને ગઈકાલે ગઈકાલે આપણે એમને સૂચન થયું છે એમ સંઘ સકલ સંઘને બધાને એનો સરખો લાભ મળી શકે એના માટે એમનો સરકાર ઓફિસમાં છે આવીને બધું સેટ કરી આપશે કહ્યું છે ને કાલે જય સચ્ચિદાન આ દાદાજી જે કીધું છે વાત અને બહુ જ સુરેશભાઈનો કેવું પડે અમેરિકાથી અહીંયા આવીને અમેરિકા રહે છે અહીંયા રહે છે જ્યાં દાદાજી રહે છે ત્યાં રહે છે અને એ રીતે આપણને સતત લાભ આપે છે એમના આપણા જીતુભાઈ અને રમેશભાઈ ખરેખર એ જે મુખ સેવક તરીકે આ ફોટોગ્રાફર નથી એ મહાત્મા છે આપણા અને એ જ રીતે એની સેવા આપણને લગાતાર એટલા વર્ષોથી અવિરતપણે મળે છે ધન્યવાદ જય સચ્ચિદાનંદ સુરેશભાઈ આમાં કંઈક કહેશે જય સચ્ચિદાનંદ મહાત્માઓ પરમાત્મા પ્રકાશ દાદા ભગવાનની ઓળખાણ વર્તમાન જ્ઞાની થકી એટલે કનુ દાદાજી થકી ત્રણ ચાર વર્ષ પહેલા એનો સત્સંગ આપણે બહાર પાડ્યો હતો દાદા ભગવાનની ઓળખાણ પણ આપ થકી અમને પડી રહી છે દાદાજી એ એક લાહો છે અમારા માટે વર્ષો વર્ષોથી આપના પરમ સત્સંગમાં આપ દાદા ભગવાનને માસ્ટર કહો છો ઘણી વખત સત્સંગમાં બધાએ સાંભળેલું છે મારે આજે કહેવું છે કે masters master stroke is Kanu Dadaji ઇંગ્લિશમાં ખાસ અમે વાપરતા હતા અમેરિકામાં માસ્ટર સ્ટ્રોક એટલે બેસ્ટ આઈડિયા આવે બેસ્ટ ઇવેન્ટ થતો હોય ત્યારે એને માસ્ટર સ્ટ્રોક કહેવાય તો માસ્ટર્સ માસ્ટર સ્ટ્રોક દાદાજી આપે જે પાંચ વર્ષથી અમને બધાને લાવો આપ્યો છે દરેક વર્ષ જે આજ્ઞા ધર્મ વિશે આપની વાણી દરેક જુદી જુદી રીતે ફોડ પડી રહ્યો છે બધાને અનુભવ છે કોઈ સત્સંગ એવો નથી ગયો કે આજ્ઞા ધર્મની વાત ના નીકળી હોય અને આપણને સેન્ટરમાં દાદાજી ના લાવ્યા હોય દાદાજીએ જ્યારે પાંચ વર્ષથી અમને આશીર્વાદ આપ્યા અને એ કામ એવું થઈ રહ્યું છે કે અમને કંઈક લાગે કે હવે શું થશે અને દાદાજીને યાદ કરીએ અને એ ઇવેન્ટ ફેવરેબલ થઈ જાય એ અમારો બધાનો અનુભવ છે જ્યારે ને ત્યારે રાત ને દિવસ અમે ગમે તે કન્ટ્રીમાં હોય ગમે તે સ્ટેટમાં હોય ઘણી વાર તો યાદ બી નહોતું અમે ક્યાં હોઈએ છીએ છતાં પણ આ બધું ચાલી રહ્યું છે એ ઓનલી દાદાની કૃપા અને દાદા એ જ સમજાયું છે કૃપા હાજરી થકી જ હોય નિધિધ્યાસન હાજરનું જ હોય એટલા બધા સિદ્ધાંતો નવા બહાર પડ્યા છે આજ્ઞા ધર્મમાં પહેલીમાં બહાર પાડ્યું દાદાએ કે આજ્ઞા એ જ ધર્મ આજ્ઞા એ તપ એટલું સરસ છૂટું પાડી આપ્યું કે પહેલી ને બીજી આજ્ઞા એ આપણો ધર્મ છે જ્યારે ને ત્યારે ઉઠ્યા ધર્મ શું વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચય દ્રષ્ટિ ત્રીજી ને ચોથી એ તપ છે આટલું બધું ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ થઈ રહ્યું છે વિનય અને પરમ વિનય એ આજ્ઞામાંથી નીકળેલું છે પુરુષાર્થ એ પહેલી બીજી આજ્ઞા છે પણ પરાક્રમ તપમાં છે ત્રીજી ને ચોથી એટલું બધું મોટું લિસ્ટ છે મારે પણ ટાઈમના અભાવે હું વધારે નહીં કહું પણ આજ્ઞાનો મુખ્ય સિદ્ધાંત જે દાદાજીએ બહાર પાડ્યો અને આપણને જે સમજાઈ રહ્યો છે મુખ્ય મને સમજાવ્યું પ્રમાણે આપણા બધાની લઘુત્તમતા જેમ જેમ વધતી જશે તેમ તેમ આપણે આજ્ઞા ધર્મ પૂરેપૂરો સમજી ગયા છે એનું બેરોમીટર છે એટલે દાદાજી હવે તો નિવેડો જે લાવી દેવાની ગઈકાલે વાત કરી હતી કોઈ બી બીજી રીતે નિવેડો આવે એવો નથી આજ્ઞા સિવાય હવે એના માટે હું ખાસ મિનલબેનને આપણા યુથ મહાત્માને બોલાવીશ જે આ સીડી ડીવીડી કવર છે એની બંને બાજુનું જરી મોટેથી વાંચશે એટલે આપણને ખ્યાલ આવે કે આ દરેક વસ્તુમાં કેટલું બધું ગંભીર રહસ્ય રહેલું છે તે મિનલબેનને રિક્વેસ્ટ કરીશ અને પછી આગળ જઈશું આપણે ક્યાં છે જય સચ્ચિદાનંદ છે તો અચ્છા મહાત્માઓ મારે ખાસ એક વાત આપ સૌને કહેવાની છે આ ડીવીડી જે આપણને તૈયાર થઈને રેડી મળે છે એક કલાકની દાદાની સ્પીચ જે રેકોર્ડ થાય છે એ એક કલાકની સ્પીચ સાંભળીને એને ટેક્સ્ટ રૂપે લખીએ તો એના આઠ કલાક લાગે છે ટોટલ બતાવે છે આ પ્રકારનો પુરુષાર્થ આપણા મહાત્માઓ સુરેશભાઈ જીતુભાઈ જીતુભાઈને ત્યાં બધું કામ થાય છે આ ડીવીડી બહાર પડે કેટલી બધી ડીવીડીઓ કેટલી બધું રેકોર્ડિંગ જોવાય પછી દાદાજીની વાણી તો ફ્લો કેવી રીતે નીકળે કે મિનલનો પ્રશ્ન છે સરયુબેનનો બધાના જુદા જુદા પ્રશ્નો ના જુદા જુદા એ વખતે જવાબ આવે પણ આખી ટોપિક વાઇઝ જે છૂટું પાડવું એ અથાગ પુરુષાર્થનું કામ છે અને એ આપણે ખુદ કરીએ તો આપણને સમજાય કે આ લોકો કેટલી બધી મહેનત કરે છે ખાસ તો એ મારે આપને સૌને કહેવું હતું હવે પાંચ પાંચ આજ્ઞા પરમાર્થ ભાગ પાંચ જે આજે દાદાજીએ વિમોચન કર્યું ભાવેશભાઈ પૂછે છે ભાવેશભાઈ આપણા દાદાજીના દીકરા છે ભાવેશભાઈ પૂછે છે દાદા ભગવાનને દાદા અમે તો આટલા નજીક એટલે અમારો મોક્ષ તો નક્કી જ ને બરાબર દાદા ભગવાન કે છે ના તું આજ્ઞા પાળે તો તું દાદાનો નહીં તો તારા ઘરનો આ બે વાક્ય આપણને આખી વાત સમજાઈ દે છે કે લોહીનો સંબંધ અને આજ્ઞા પાડવાની વાત દાદા ભગવાન સૌને એક સરખી વાત સમજાવે છે કેટલું આપણે પકડવું એ આપણા સૌના પુરુષાર્થ ઉપર છે હવે પાંચ આજ્ઞા પરમાર ભાગ પાંચ એમાં ટોટલ સંગ્રહ ત્રણ ડીવીડીનો છે ડીવીડી વન એટલે કે ભાગ એક જ્ઞાન વિધિના બીજા દિવસે નવા મહાત્માઓ સાથેનો સત્સંગ જ્ઞાનવિધિના દિવસે આપણે બીજે દિવસે સવારે નવ વાગે જયારે બધા મહાત્માઓ આપણા સૌનો અનુભવ છે ભેગા થઈ અને એમાંથી જે સત્સંગ નીકળે એનો એક્સ્ટ્રેક્ટ બધો કાઢી એનો જે મેઇન મુદ્દા બધા આ રીતે ગોઠવાયેલા છે જે એની ક્લિપ નંબર એક તારીખ સપ્ટેમ્બર ત્રીસમી બે હજાર નવ જયપુરમાં સત્સંગ થયો હતો પાંચ આજ્ઞા કી સમજ એના પછીની ક્લિપ ટુ આવે છે જયારે આપ ડીવીડી ઘરે જોશો એટલે આપને સમજાઈ જશે પણ એકવાર ઓવરઓલ ખ્યાલ આવી જાય બાવન મિનિટ હા પહેલી છે બાવન મિનિટની છે હું ફરી એકવાર કહીશ કે આ બાવન મિનિટનું રેકોર્ડિંગ આ લોકોએ એક્સટ્રેક્ટ કરવા માટે ઓછામાં ઓછા દસ કલાકની ડીવીડીઓ જોઈ હશે એ જોઈને એમાંથી કયા કયા ભાગ એમાં ભેગા કરવા એ ભેગા કર્યા હશે અને રિપીટેડલી એ જોતા જોતા જોતા આપણને બાવન મિનિટ તૈયાર મળે છે એટલે મહાત્માઓને તો આપણે છેલ્લે જય જયકાર કરીએ છીએ આ જે મહાત્માએ આ ડીવીડી આપણને આપી છે એમના માટે બીજી ક્લિપ આવે છે જૂન ઓગણીસ બે હજાર નવની પાર્શ્વનાથ હોલ આપણા આશ્રમ રોડના હોલ ઉપર પાંચ આજ્ઞાની સમજ અમદાવાદની ત્રીજી આવે છે clip November twenty ninth two thousand nine કેલનપુરની પાંચ આજ્ઞાની સમજ છે બાવન મિનિટ અનુક્રમે પછી ક્લિપ નંબર બે આડત્રીસ મિનિટ અને ક્લિપ નંબર ત્રણ બેતાલીસ મિનિટનું આ ટોટલ કામ આપણને તૈયાર મળે છે હવે ભાગ બે ભાગ એક આપણે શું જોયો જ્ઞાન વિધિના બીજા દિવસે નવા મહાત્માઓ સાથેનો સત્સંગ ભાગ બે આજ્ઞા ધર્મ તકી વ્યવહાર શુદ્ધિ મોટામાં મોટું અઘરામાં અઘરું કામ છે છતાંય દાદા એટલા સારા ટીચર છે કે સૌથી સહેલું આપણને કરી આપે છે એક વાત કહી દઉં દાદાજી સ્કૂલમાં આપણે જયારે જઈએ ત્યારે મેથ્સના ટીચર પહેલેથી જ સેકન્ડ થર્ડ સ્ટાન્ડર્ડથી એમ કે મેથ્સ બહુ અઘરો સબ્જેક્ટ છે અઘરો સબ્જેક્ટ છે છઠ્ઠા સાતમા સુધીમાં તો એ સ્ટુડન્ટને મેથ્સમાંથી ઇન્ટરેસ્ટ જ જતો રહે છે એક Dada Bhagwan his master stroke his master voice એવા ટીચર છે આપણા સૌના કે આપણને કહે છે કે મોક્ષ માર્ગ તો સહેલામાં સહેલો છે ભાગ બે એની ક્લિપ નંબર ફોર જૂન અગિયાર two thousand nine Pandya hall આપણા વડોદરાના હોલનો સત્સંગ છે આંતર સંરચના માટે clip number five June seventeen two thousand nine Parshwanath hall આજ્ઞા ધર્મ અશરીરી ભાગ અને લઘુભાવ પ્રગટ કરતો ધર્મ clip number six July fifth two thousand nine Kamrej ચિકાશ પોતાપણું ઓગાળવા માટે આજ્ઞા ધર્મ clip number seven May eighth two thousand nine Kamrej આજ્ઞા એટલે હાજરી જ્ઞાનીનું હોવાપણું clip number eight November fourth two thousand nine again Kamrej Surat અંતકરણની વિશાળતા અને સમજ clip number nine October fifteen two thousand nine Pandya hall superfluous રહેવું અને આજ્ઞા connection clip number ten July ten two thousand nine Pandya hall લઘુતા એ દ્રષ્ટિમાં છે દાદા ભગવાનનું ઉત્કૃષ્ટ વિધાન અનુક્રમે આ બધી છ મિનિટ સોળ મિનિટ પંદર ચાર સાત ચાર ને આઠ મિનિટની એક્સ્ટ્રેક્ટ બધી કાઢેલી છે હવે એનો પાર્ટ ત્રણ છેલ્લો અને પાર્ટ ત્રણ આજ્ઞા એ જ તપ પ્રતિક્રમણ અને જ્ઞાની પ્રત્યેની અનન્યતા ક્લિપ નંબર ટેન સુધી આપણે વાત કરી પાર્ટ ટુ આવ્યો clip number three clip number eleven part three May twenty 28 2009 તિવરીનો સત્સંગ છે શુદ્ધાત્મા કા ખાતા કારણ કેવળ ज्ञान का શુદ્ધાત્મા કા ખાતા કારણ કેવળ ज्ञान का એનો સબ પાર્ટ આવે છે હમ ખુદ કે લીએ પ્રતીતિ સ્વરૂપ પ્રત્યક્ષ હુએ એની છે one minutes clip twelve November twenty second two thousand nine Surat station વાહ ભાઈ આગના ધીનતા અંદરના ઘર્ષણો અને તપાગની મહાત્માઓ આ મહાત્માની ચપળતા જુઓ કે જોવા જેવું એ છે કે બધા હોલમાં તો આ બધા કેમેરા બધું ગોઠવી શકાય ઇલેક્ટ્રિસિટી સપ્લાય હોય બધું આગલા તમે આગલા દિવસથી બી સેટિંગ કરી શકો સવાર અડધા કલાક એડવાન્સ આવીને કરી શકો ક્લિપ નંબર 12 સુરતના સ્ટેશન પરની છે કેટલી એલર્ટનેસ આ મહાત્માઓની હશે આપણે સમજી શકીએ કે નહીં દિનતા અંદરના ઘર્ષણો અને તપાગની પાંચ મિનિટની ક્લિપ છે પછી થર્ટીન્થ નંબરની clip June twenty nine two thousand nine Pandya hall તપના સંજોગો કેટલા ખબર પડ્યા પાંચ મિનિટની અગેન ક્લિપ છે થર્ટીન્થ નંબરની clip June twenty third two thousand nine Pandya hall તપના સંજોગો કેટલા ખબર પડ્યા અને મહાત્મા તરીકેનું રહેવાપણું clip number fourteen June five two thousand nine research centre આપણા સુરતનું રિસર્ચ સેન્ટર છે ત્યાંની છે યથાર્થ પ્રતિક્રમણ વિનય અને પરમ વિનય સાત મિનિટની ક્લિપ છે પંદર નંબરની clip July seven two thousand nine Guru Purnima વખતની છે સુરતની એક નંબર જેટલી તમારી સિન્સિયારિટી એટલી અમારી કૃપા એનો પાર્ટ ટુ છે અપ્રત્યાખ્યાના સ્ટોકથી ડિસ્ચાર્જ કશાયો પેન્ડિંગ રહે છે પછીની ક્લિપ છે sixteen number December eighteen two thousand nine Amidhara hall અનન્યતા એ નિધિ ધ્યાસનનો સિદ્ધાંત છે અનન્યતા એ નિધિ જાસરનો સિદ્ધાંત છે ટાઈમ ટ્વેન્ટી થ્રી મિનિટ્સ છે 17th and the last clip, December 17, 2009, again Amidara Hall, જ્ઞાના દિનતાનો મહિમા ઘર્ષણ જ્ઞાનાગ્નિ અદીઠ તપ એ નાઇન મિનિટ્સની ક્લિપ છે મહાત્માઓ આ બહુ અદભુત કાર્ય થયું છે આપણે બધા એક સાથે આ મહાત્માઓ માટે ક્લેપ્સ કરીએ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હવે છેલ્લું કાર્ય ખાલી બાકી છે કે કેવી રીતે ડિસ્ટ્રીબ્યુશન થશે આનું અને બંને બાજુના જે નિમંત્રકો છે વાડીભાઈ અથવા એમના બે પુત્રો એમાંથી આપ આવો અને આ બાજુ બીજા નિમંત્રકો એટલે કે કો સ્પોન્સર છે નીતિન દેસાઈ અને ભારતીબેન દેસાઈ અમેરિકાના તે આજે અહીંયા હાજર નથી રહી શક્યા એટલે એમના એક દેહ જુદો છે એવા જ ભાઈ એમના શૈલેષભાઈ વકીલ અને આ બાજુ વિદ્યાબેન કે ભારતીબેન માં વાર કન્ફ્યુઝન થાય એવા વિદ્યાબેન અહીંયા હાજર થાય તો આપને દાદા થકી એક કોપી મળશે પ્લીઝ કમ અને પછી શૈલેષભાઈ એનું ડિસ્ટ્રીબ્યુશન પ્રોસેસ કહેશે એટલે કે આ આપણે એનો એન્ડ આવશે પછી કુટુંબમાં બધાને કોપી કરીને આપજો બે આપી દઈએ છીએ એક પપ્પાને આપીએ બે વચ્ચે કુટુંબ બધાને કોપી કરીને આપશો કે બધી થઈ શકશે સમજાવો હા નીતિનભાઈ નીતિનભાઈ ને એના માટે બસ ખૂબ આશીર્વાદ ખૂબ આશીર્વાદ હવે આપણે શાહ સાહેબને આપી દો અને ઉત્તમ બીજા કોને વિદ્યાબેનની છે અને એક ભાવેશ માટેની છે બીજી બીજી બિપિનભાઈ આપ ભાવેશભાઈની કોપી લેવા પધારશો મનોહરબાને તો મેં સ્પેશિયલ આપી છે ઉછેચેલી આ ભાવેશભાઈ માટે અને આપના માટે ઉત્તમભાઈ અને શાહ સાહેબ બેને ઉત્તમભાઈ આવો બોલવાનું છે માહિતી આપવાનું આપની શાહ સાહેબને પહોંચાડજો શાહ સાહેબને આવ્યા નથી ને હવે આપણા રવિશંભાઈ સુધીરભાઈ કોઈ આવ્યા છે નથી દેખાતા તો પછી પછી પહોંચી જશે પછી ઓફિસમાં બધાને પહોંચશે આપણે અહીંથી બોલાવજો નવનીતભાઈ સાહેબ આવી જાય અને વસંતભાઈ એને આપી દેજો ક્યાંથી આપી દઉં ખૂબ આશરી વાત ખૂબ આશરી વાત છે અને હમણાં જાહેર કરી દઉં છું પેલું હા જાહેર કરું છું બોલું છું એટલે પછી ત્યાં આપણે વસંતભાઈ ક્યાં ગયા તમે એક કામ કરો એક કવિરાજને અને સરીબેને બે આપો મને સંપત્તિઓ જેટલા આવે અને એમને એક એક આપી દેજો એટલે તો પહોંચી જશે એ જાહેર કરી દેજો પ્રસન્નભાઈ ખૂબ આશીર્વાદ ખૂબ આશીર્વાદ જય હે વસંતભાઈ નો અનુભવ કહો તમારો કહો જય સચિદાનંદ આજના ધર્મના ચાર પુસ્તકો આવ્યા મારી પાસે વન બાય વન અને વન બાય વન પુસ્તક વાંચતા દરેકે દરેક પેજના ઉપર વધારે વધારે જાણવા મળે છે હવે એ જ ચોપડી પાછી બીજી વાર વંચાય જેમ ચટણીને ઘૂંટીએ તેમ વધારે મીઠી થાય તેમ લગભગ એ ચારે ચાર ચારથી પાંચ પાંચ વાર ચોપડી વંચાય છે દાદાજી અને મહાત્માને એક જ વિનંતી કે આ સાયન્સ મળ્યું છે તો પૂર્ણાહુતિ કરવા માટે આ પુસ્તકો અવશ્ય વાંચવાની જરૂર છે જ તો બધા ખૂબ પ્રેમથી વાંચજો અને પોતે જ પોતાનું અંદર નિરીક્ષણ કરી શકશે કે આપણે ક્યાં આગળ છીએ જય સચિદાનંદ હવે જય સચિદાનંદ મહાત્માઓ પાંચ આજ્ઞા માટે સુરેશભાઈએ ઘણી ઘણી મહેનત કરી પણ મારો એક અનુભવ તમને જણાવું એનો એક વખત બહુ સ્નો પડ્યો હતો અને શૈલેષભાઈના હાથમાં પાંચ આજ્ઞા પરમાર ત્રણ આવી અને જોઈ એમને અને એક જ વાક્ય યાદ રહી ગયું એમાંથી સુરેશભાઈએ પ્રશ્ન પૂછ્યો એમના ઘરમાં જ કે દાદાજી બહાર બધે વ્યવહારમાં જઈએ છીએ ત્યારે વ્યવહાર સ્વરૂપ એટલું જ યાદ રહે છે શુદ્ધાત્મા પછી થોડા ટાઈમ પછી હાજર થાય છે કે એવો કઈ હતો ને સુરેશભાઈ પ્રશ્ન દાદાજી એક જ વાક્યમાં એનો જવાબ આપ્યો સુરેશભાઈ તમારું શરીર એ જ તમારો વ્યવહાર છે અને આ વાક્ય મારી સાથે ત્રણ દિવસ કોન્સ્ટન્ટ રહેલું હતું એટલે આની મારો પોતાનો એક્સપિરિયન્સ આ રીતે હું બધાને દર્શાવું છું અને દરેક મહાત્માને જેણે જેણે આ ડીવીડી જોઈ હશે એમનો આવો કંઈક અનુભવ હશે જ એટલે ખાસ જે વસંતભાઈએ વાત કરી કે આપણે પાંચ આજ્ઞાની પૂર્ણાહુતિ માટે આ સમજણ જે હાજર દાદા ભગવાન તરફથી મળી રહી છે આપણને એ આપણા માટે બહુ જ અગત્યની છે અને એનો પૂરેપૂરો લાભ લેજો હવે ખાસ વ્યવસ્થિત એક વસ્તુ શૈલેષભાઈની અટકણ કાઢવા માટે જ આપી હશે કે આજે અમારા હાથમાં આનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરવાનું એ આવ્યું છે એક મિનિટ આ દાદા વાત કરે છે ચોપડીની વાત પાંચ આજ્ઞાની તો આપણે ચંદ્રેશ બસ ઇનકો ચંદ્રેશ મહાત્મા ન્યુજર્સી નો તે મને ચંદ્રેશ ચંદ્રેશ શાહે મને કેવડાવેલું કે દાદા ભગવાનને કહેજો કે હું દાદાની આજ્ઞા પ્રમાણે સત્સંગમાં જઉં છું આ વખતે મળ્યો ને આપને એમણે મને આ શબ્દો એમણે કીધેલા અને ખરેખર દાદા એ બે દિવસ સત્સંગમાં છેલ્લા આવ્યા તો ખરેખર આજ્ઞામાં બેઠા જ એ રીતે હવે આ ડીવીડી ડિસ્ટ્રીબ્યુશન ખાસ કરીને જે અહીંયા ઇન્ડિયા માટે પાલ સિસ્ટમ ચાલે છે અને એનું વિતરણ અહીંયા બહારથી બધાને જેને જેને એ ડીવીડી લેવી હશે તે મળશે તેની પ્રાઇસ નોમિનલ જે શિપિંગ હેન્ડલિંગ ચાર્જ માટે છે સબસિડાઇઝ રેટથી એક સો રૂપિયા પર સેટ રાખેલો છે અને કાયમ આપણે એ રીતે જ એને ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ તો મહાત્માઓ ખાસ જરૂરથી એનો લાભ લેશો યુએસએના મહાત્માઓ અને જે મહાત્માઓને ત્યાં પાલ સિસ્ટમ નથી ચાલતી એનટીએસસી છે તે લોકો પણ કાલે સુરેશભાઈ પાસેથી એનટીએસસી વર્ઝન લઈ લેજો અહીંયા આવ્યા છો એટલા ખાસ લઈ લેજો કે જેથી કરીને આગળના ડિસ્ટ્રીબ્યુશનની અમને ખબર પડે અને જે પ્રમાણે આપણે દસ ડોલર કિંમત રાખી છે એની એ સુરેશભાઈને પરત કરી દેજો જે રીતે કરવું હોય નહીં તો ત્યાં જઈને પણ આપ મોકલાવી શકશો તમારા સેન્ટરના ડિસ્ટ્રીબ્યુશન જે મેનેજ કરે છે તેમને મોકલાવી દઈશું બીજું ખાસ એક વસ્તુ જણાવવાની આ વર્ષે ન્યૂજર્સી ન્યુયોર્ક પેન્સિલ્વેનિયા ડેલાવેરમાં દાદાજી પધાર્યા ત્યારે અમને દાદાજીનો જન્મદિવસ ઉજવવાનો લાભ મળ્યો હતો ઘણા મહાત્માઓને ખ્યાલ નહીં હોય પણ એ વખતે ખાસ બહુ ભવ્ય રીતે પ્રસંગ ઉજવાયો અગિયાર દિવસમાંથી ત્રણ થઈ ગયા હતા પણ એ ત્રણ દિવસની કોઈ વર્ણન થાય એવું નથી પણ જે એક બે વસ્તુઓ બની ત્યાં આગળ એનું જરા ટૂંકાણમાં હું આપને કહી દઉં એક તો ખાસ કે એક મહાત્માના નિમિત્તે નિધિ દાસન ઉપર સત્સંગ નીકળ્યો અને દાદાજીએ બહુ સરસ વાત કરી કે દાદા ભગવાનનું નિધિ ધ્યાસન અને પ્રગટ હાજર જ્ઞાની પુરુષનું નિધિ ધ્યાસન એ બે વસ્તુઓ ખાસ દાદાજીએ માર્ક કરી એમાં ખાસ કીધું કે નિધિ ધ્યાસન તો હાજરનું જ હોય એટલે હાજરનું જ હોય એમાં એવો કોઈ ક્લેમ નતો કે અમારું જ હોય કે એવું કંઈ પણ ખાસ એટલું હતું કે તમારો લાભ ત્યાં વધુમાં વધુ સચવાય એવું છે તો હાજરનું નિધિ ધ્યાસન એ જ આપણા માટે અત્યારે બહુ જ ઉપકારી છે એ દાદાજીએ વાત કરી હતી અને એ સમયે નિમિત્ત રીતે જે બી બન્યું એ વખતે પૂજા વિધિ વખતે પછી દાદાજીને મુગટ પહેરાવડાવ્યો હતો અને સુરેશભાઈએ ખબર નથી કોઈને એમને પોતાને ખબર નથી કે કઈ રીતે આ ચિત્રપટ એમના કેમેરામાં આવી ગયું અને એ પછી નિધિ માટે આપણે એક સ્ટાન્ડર્ડ ફોટાની જરૂર હતી તો એ ચિત્રપટ આ રીતે તૈયાર થયું છે અને મહાત્મા અમારા નીતિનભાઈ અને ભારતીબેન કે જે અમે જ છીએ એમ માનું છે અમને ઓળખે છે એ લોકો તો તો એ લોકો આજે હાજર નથી રહી શક્યા પણ એમના તરફથી એટલું ખાસ કહું દાદાજી કે વાડીભાઈ અમરતભાઈ અને આપ સૌ પરિવારને એમણે ખાસ ખાસ કેવડાવ્યું છે કે એમનો ખાસ આભાર વ્યક્ત કરજો કે જેથી તમે એમને તમારી સાથે કો સ્પોન્સર તરીકે લીધા છે અને વાડીભાઈ નીતિનભાઈ તરફથી ખાસ આપનો ઘણો આભાર કે જેથી અમને તમે કો સ્પોન્સર તરીકે ભાગ લેવા દીધો છે ખૂબ ખૂબ આભાર મારો જય સચ્ચિદાનંદ હવે આ જે ચિત્રપટ છે દાદાજીનું એમાં પણ તમને ખ્યાલ તો આવ્યો જ હશે કે કોની ખાસ મહેનત છે સુરેશભાઈ અને જીતુભાઈ અગેન અને એ લોકોએ મહેનત કરી અને આપણા માટે આ ચિત્રપટ તૈયાર કર્યા છે કાલે પ્રભાવના રૂપે દરેકને ફેમિલી દીઠ આ એક ચિત્રપટ મળશે એટલે બધાને આવતીકાલે આ ચિત્રપટનો લાભ મળશે ફેમિલી દીઠ એક ના અત્યારે જે છે એમ જ પણ પ્લાસ્ટિકની બેગમાં આપશે બરાબર ટાઈમનો અભાવ હતો એટલે લેમિનેશન કરાવી શકાયું નથી કારણ કે એનો ટાઈમ જોઈએ પણ એ નહોતો કારણ કે નાની કોપી થઈ પણ મેં કીધું જીતુભાઈ આપણે તો મોટી જોઈ છે એટલે બધી થઈ ગઈ છે એટલે મહાત્માઓ સંપૂર્ણ વિનયથી મેં ન્યુજર્સીમાં આજ વાત કરી હતી કે સંપૂર્ણ વિનયથી આ ચિત્રપટનું નિધિધ્યાસન કરજો અને જે બધાને લાભ થયો છે એ જ રીતે આપ સર્વ મહાત્માઓને લાભ થાય એવી મારી શુભેચ્છાઓ છે જય સચ્ચિદાનંદ આપણે બધા જ અહીંના સંઘપતિઓ અને ફોરેનના જે આવેલા છે અને વીઆઈપી મહાત્માઓ એ બધાને સુરેશભાઈ પર્સનલી આ ડીવીડી બધાને આપશે તો સુરેશભાઈ એક એક જણને આવીને આપી જશે ટાઈમના અભાવથી અને દાદાજીનો આપણે સત્સંગ હજુ સાંભળવો છે એટલે બધાને અહીંયા બોલાવતા નથી અને દીપકાનંદ સ્વામીને એક મિનિટ જોઈએ છે આપણે કેલમપુરી મેડિકલ મેડિકલ એમ ડિપાર્ટમેન્ટ છે તો હું જાહેર કરું અને હા હા ચોક્કસ અને દાદાજી પેલા આપણે આજે મહાત્માઓ ઇન્દિરાબેન ઉભા રહેજો મહાત્માઓ આપતપુત્રો યોગેશાનંદજી વડીલો અને સર્વ મહાત્માઓ આપણે દાદા ભગવાનના દિલ સ્વરૂપ કવિરાજ અને એ દાદા ભગવાન થકી એમના માટે જે ઘણા ઉદ્ગારો નીકળ્યા છે અદભુત જે હમણાં હમણાં આપણે અક્રમ વિજ્ઞાનમાં આવે છે અને વાંચ્યા છે અમારા યોગેશાનંદજીની કૃપાથી તમારી કૃપાથી ને તો અમારા વડીલ મહાત્મા નવનીતભાઈ અને ઇન્દિરાબેન એમના તરફથી આજે એમને એટલો અદભુત સદભાવ સ્વરૂપે એમને સૂર્યો અંદરથી કે અમારી કવિરાજને આ ફૂલ લઈને ફૂલની પાકડીની ભેટ અમે ધરીએ છીએ એક હજાર એક લાખ અગિયાર હજાર એકસો ને એક છે એમાં તે અમે કવિરાજ આવ્યા નથી યોગેશાનંદજી તો આપણે સરીબેન છે એમની મારફતે પહોંચાડીએ સરીબેન આવીને સ્વીકારો લો જા ખૂબ આશીર્વાદ છે ખૂબ આશીર્વાદ બાદ બહુ મોટું કામ કર્યું હા ઇન્દિરાબેન ઘણું મોટું કામ કર્યું જય સચ અને ને અનુભવ બોલાવા દોજો આ દરમિયાનમાં ઇન્દ્રબેન અહીંયા આવો તમે અહીંયા બેસી જાઓ તમે મારી સાથે બેસો બસ દરમિયાનમાં એક એક મિનિટ દરમિયાનમાં આપણા હમણાં મહાત્મા વર્ય નીતિન દેસાઈ અને ભારતીબેનની વાત સાંભળી જેમના તરફથી આપણને આ ચિત્રપટ મળ્યા તેમાં એમના વાલા બેન ડોક્ટર ઇલાબેન અમદાવાદમાં બધા જાણતા હશે એ બહુ સિનિયર ડેન્ટિસ્ટ છે અને ચંદીગઢની કોલેજમાં કયું પદ હતું ના વધારે મોટું હતું પ્રિન્સિપાલ એટલે બહુ બહુ ઊંચી પોસ્ટ પર હતા એ ત્યાં આગળ કેટલા વર્ષ ચાર વર્ષ કામ કરી આવ્યા છે આપણે ઉત્તમ શાહ આપણે ગયા હતા ત્યાં આગળ અને આપણે ત્યાં ગયેલા હતા દીપકાનંદજી આવ્યા હતા મારી સાથે અને ત્યાર પછી અહીં આવ્યા પછી એમને ભોપાલની કોલેજમાં એ તો એ તો કહે છે તમારે આવવાનું બાકી છે એ તો બરાબર તમે ગયા છો એટલે આવવું જ પડશે અમારે એટલે ત્યાં આગળ એ હેડ છે આખા એ ડિપાર્ટમેન્ટના હેડ છે ડીન જેવું છે પડે બહુ મોટું એ ત્યાં સંભાળી રહ્યા છે અત્યારે અને આવીશું આવીશું આપતા પુત્રો ગોપાલ બોલાવે શું કરીશું બોલો બધા એક જઈશું સાથે જઈશું બધા બસ બસ વારાફરતી જરૂર જરૂર અને એમના તરફથી આ જન્મ દિવસે મારો ભાવ છે કે ઇલાબેન પોતે ડોક્ટર છે અને ડોક્ટરને નાતે એક્યાસીમાં જન્મ દિવસે મેડિકલ માં અર્પણ આપે છે એક્યાસી હજાર નવનો આંકડો સરવાળો બહુ સુંદર થાય છે બહુ પવિત્ર આંકડો છે અને આપણે ત્યાં કેલનપુરીમાં આપણા મધુસૂદન સાહેબ તરફથી જે પુરુષાર્થ થયો છે આ બધાના સેવા માટેનો ગામડાઓના બધાના એમના માટે કે જે બગડી મામૂલી કિંમતે બધાને ગામડાઓને લાભ મળે અને અમુક તો ફ્રી પણ સર્વિસ મળે એવી રીતે જે મહાત્માઓ ડોક્ટરો બધા છે એમને નક્કી કર્યું છે એમને ત્યાં આપી રહ્યા છે અત્યારે સેવાઓ એના ખાતામાં જશે એટલે જગદીશભાઈને આપજો એ ક્યાં ગયા જગદીશભાઈને આપી દેજો એ જગદીશભાઈને પહોંચશે અને તે આપણા મેડિકલનું ખાતું જે છે તેમાં જશે મધુસૂદનભાઈ ચાલો જય સચિદાર ખૂબ આશીર્વાદ બીજું કયું થયું સરીબેન ક્યાં ગયા સરુબેન તમે બે શબ્દો બધા અમને અમને કહો તમે સ્કૂલ તમારી સ્કૂલ તરફથી બાવીસ થઈ તો હતો નહીં અમને મેળવી જાઓ કવિરાજને માટે કવિરાજને માટે બોલવું જોઈએ ને યોગેશ આનંદજી કવિરાજ માટે તો યોગેશ આનંદજી જ બોલી શકે ના એ તમને સોંપે છે લો આપણે નો ફોન આવી ગયો શું હાજર થઈ ગયા જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ બધા કવિરાજ સચ્ચિદાનંદ કહો બધા આપણે જય સચ્ચિદાનંદ કવિરાજ તબિયત કેવી છે બોલો જય સચ્ચિદાનંદ કવિરાજ હોય તો પદની રમઝટ જુદી હોય યોગેશાનંદજી પ્રયત્ન કરી રહ્યા છે પણ હજી પહોંચતા વાર લાગશે પણ જરૂર એક દિવસ પહોંચશે એ નક્કી છે કારણ કે એમનો એ નિશ્ચય અને ધ્યેય છે એટલે કવિરાજની જગ્યા પર એ એમનું સ્થાન લેશે જ દાદાજી એક બીજું સિંગલ ગુનો ને ડબલ ગુનો એની ડીવીડી અમે લોકો જોઈ એમાં એક પ્રસંગ બતાવ્યો છે સુરેશભાઈ ત્યાંનો ફોરેનનો ત્યારે એમને પૂછ્યું હતું કે આમાં અમારે શું કરવું બોલીએ તો સિંગલ ગુનો ન બોલીએ તો ડબલ ગુનો કઈ બાજુ જવું તો તમે એક બહુ સરસ રસ્તો બતાવ્યો એ સરયુબેનને બહુ ગમ્યો તમે કહ્યું કે એવો પ્રસંગ આવે ત્યારે હું બાથરૂમમાં જઉં છું એમ કહીને જય સચ્ચિદાનંદ કહીને ખસી જવાનું કેમ <laughs> કે બાથરૂમમાં તો જવું પડે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બોલો હા લો આપણે બધા મળ્યા કવિરાજના જય સર તો બધા આપો એમને પ્રતિસાદ જય સચ્ચિદાનંદ લો સરીબેન તમને સચ્ચિદાનંદ કે જય સચ્ચિદાનંદ આવી રીતે ફોનમાં ફોનમાં હાજરી પુરાવો ન ચાલે હા હું તો આવીને બરોબર એ તો મારા ખૂબ આશીર્વાદ છે કવિરાજ હા એ એટલા માટે ને બહુ ગમ્યું કારણ કે જયારે બે પ્રિન્સિપાલો કઈ ચાલતી હોય ચર્ચા પછી કોની બાજુ નિર્ણય આપવો ખબર ના પડે એટલે જય સચ્ચિદાનંદ કહીને સરયુબેન કે પછી કાલે કાલે વાત એમ કરીને જતા રહે એક એક ગુનામાં ફસાવાનું નહીં ગુનામાં જાઓ જાઓ સચ્ચિદાનંદ ચાલો એ કઈ આપી દેજો જય સચ્ચિદાનંદ દાદાજી કોણ મારે મનમાં એક વાત હતી ઉભા થઈને કહો મોટેથી તમારે વાત કરવી હતી ખાનગી છે કે ખાનગી ખુલ્લી કરો કોઈ ડર નથી ને કોઈ નહીં દાદાજી આપણે છેલ્લું અક્રમ વિજ્ઞાન જે હતું એમાં દેહધારી પરમાત્મા જ્ઞાની પુરુષના લગભગ બાર પેજ હતા તો આફરીન પહેલેથી થઈ ગયેલું ને આ વાંચ્યા પછી ખૂબ આફરીન થઈ ગઈ એટલે ત્રણ વાર અક્રમ વિજ્ઞાન કમલેશ આનંદ આનંદથી વાંચીને મને ભાવ થયો હતો દાદાજી કે ઇંગ્લિશમાં એ બાર પાના કે સત્તર પાનાનો જો સંવાદ થાય તો નાના છોકરાઓને લાભ થાય દાદાજી કે જ્ઞાની પુરુષ આપણે લેક્ચરમાં વાત થઈ હતી એક દિવસ એક જણના ઘરે સત્સંગમાં ગયા હતા કે આટલા બધા પુસ્તકો થઈ ગયા તેમાં કોઈ જગ્યાએ જ્ઞાની પુરુષનો ઉલ્લેખ નથી આવ્યો તો એવી જ્ઞાની પુરુષની સેપરેટ પુસ્તિકા દ્વારા છપાય હજાર પુસ્તિકાનો ખર્ચ હું આપી જરૂર જાઓ ગૌતમ શાહ આપણે ઓફિસમાં જરા કન્વે કરજો એમની ભાવના આપણા બીજા ડોક્ટર મહાત્મા મુંબઈથી ડોક્ટર રોહિણીબેન બહુ સિનિયર ડોક્ટર છે અને બહુ મોટી કંપનીમાં હતા જોન્સન જોન્સન કંપનીમાં ત્યારે એમને બધા નીચેના બહુ ટવડકાવતા હતા એટલે આજે સમજાય છે કે પણ બહુ મજાના છે બહુ મજાના છે ઘણા મજાના છે અને એમના તરફથી એમને ભાવ છે કે આ મારી લોભની ગ્રંથિ તૂટી જાય એ મારી બહુ ઈચ્છા છે કારણ કે એમના ભાઈએ એમને અને ભાભીએ કહેલું કે આઈ બોલ મોટેથી બોલવાનું આપો એમનો જયારે સમજવા જેવું છે જય સચિદાનંદ મારી હાજી મારી નાની બેન લંડન રહે છે ને રોહિણીને એમ લાગે કે એ હજુ બહુ પૈસા બહુ વાપરે છે એટલે મેં પૂછ્યું મારા ભાઈને કે આ કેમ આટલા બધા વાપરે છે એની પાસે બહુ છે તો મારા ભાઈએ બહુ સુંદર છે મારાથી નાનો ભાઈ છે ઉપર જ બિલ્ડિંગમાં રહે છે કે she want to live rich and you want to die rich એટલે મારી તો આંખ ખુલી ગઈ એકદમ અને મેં તરત દાદાજીને કહું કે આવું ના બને અને મને મારી લોભની ગાંઠ છોડી આપો કારણ કે રોહિણીબેનને બહુ એવી ઇનસિક્યોરિટી લાગતી હતી કે પૈસા નથી ને પૈસા ખલાસ થશે શું થશે પણ પૂજ્ય દાદાજીની કૃપાથી આજે એમને બહુ મને આ રીતે મદદ કરી છે કે I also want to live rich એટલે I want I want die rich I want to want diary Dadaji મને એ પ્રમાણે કરી આપશો હા એટલે એના માટે એમનું આ યોગદાન છે વિતરાગ વિજ્ઞાન ચેરિટેબલ રિસર્ચ ફાઉન્ડેશન માટે બે લાખ રૂપિયાનું આ ચેક છે એમનો સાહેબ વસંતભાઈ સાહેબ સ્વીકારો અને આ લેટર સાથે ખૂબ જ વાત ખૂબ જ વાત ખૂબ જ વાત આ ચોક્કસ ખૂબ જાઓ ચાલો હવે દીપક બાનંદજી આવો જલ્દી જય સચિદાનંદ ઉપાથી કહો એક વાત કરવાની હતી દાદા ભગવાન આ બૌદ્ધિક આપણા બધા આ બધા આપતોપુત્રી મોટા મોટા દીપકાનંદજી આપણને વાત કરે છે એવું સૌથી છેલ્લો આપતોપુત્ર છું દાદા ભગવાન <laughs> દાદા ભગવાન છ ગામના પટેલ બહુ દિલથી ખટપટ કરીને આપણી અંદર દાદા ભગવાનને જગાડ્યા પાછળ છ ગામના બીજા પટેલ છ ગામના પટેલ આમ જીવ ભરાય આવે ખરેખર કનુ દાદાજી હવે આપણને ભાવિ પેઢીઓને આગળ દાદા ભગવાનનો જન્મ આપે છે અને જે જન્મ પામેલા છે દાદા ભગવાન પાસે એમને જ્ઞાનનો વૃત્ત કરે છે અને એક ખાસ વાત કરવાનું કારણ એ હતું કે દાદા ભગવાને પણ કીધેલું કે અમારા છ ગામના પટેલ બહુ અમારી પાસે બહુ આયા નથી અને આયા છે ને તો બહુ બોલતા નથી સુરેશભાઈ છે ને એ છ ગામના પટેલ છે એક્સક્લુઝિવ પટેલ છે અપવાદ વાળા પટેલ છે અને ખરેખર એમણે શું કીધું સોજિત્રાનું નામ રોશન કર્યું વાત સાચી છે એમણે ખટપટ કરી દાદા ભગવાનની કનુદાદાજીની વાણી ખાસ કેમ કરીને આપણા લગી પહોંચે એટલે જે દાદાજીએ કીધું કે આપણા બધાની અંદર એ દાદા ભગવાન પ્રવર્તી રહેલા છે પણ એ દાદા ભગવાનનો વિકાસ પામે અને ગમે તેમ કરી ખટપટ કરીને પણ એમ કે દાદાની વાણી આપણા લગી પહોંચે એ માટે આ જીતુભાઈ અને બીજા આખી ટીમને ઉત્તમભાઈ સાહેબે કીધું કે આવી રીતે આવે છે કદાચ મહાત્માઓ કોઈ પ્રોગ્રામમાં નહીં આવે પણ જીતુભાઈ હોય જ છે એમની ગેરહાજરી ક્યારે નથી થતી જય સચિદાનંદ એટલે સુરેશભાઈને વધાવી લેવા માંગુ છું કે અમારા આપણા છ ગામના પટેલ છે અને બીજી એક વાત આપણી પાસે બીજા છ ગામના પટેલ છે અમારા મહેશ આનંદજી દાદા ભગવાન ના અમારા મોનિટર છે અને ભાદરણ છે બોલો જય સચિદાન જો ભાદર નો અવાજ આવશે હમણાં જય સચિદાન દાદા ભગવાન ને અમે તો ભાદરણના છે પણ ઓળખતા નતા કનુ દાદાને પણ નતા ઓળખતા કોઈને કુટુંબને ખાસ નાનપણમાં પપ્પા બધાને ઓળખે મારા ગ્રાન્ડફાધર રોજ જતા હતા દાદા ભગવાન પાસે કેમ છો અંબાલાલ કરીને આ બધું દાદા ભગવાને કહેલું તારા દાદા તો રોજ મારી ઘેર આવે કેમ અંબાલાલ કરીને પણ અમે કોઈ દાડો ઓળખ્યા નતા પણ મારો મિત્ર સુજિત્રાનંદ પટેલ હતો એને ત્યાં દાદા ભગવાન જમવા આવેલા અમારા સોસાયટીની બહાર અને ત્યાં જમવા ગયો અને ત્યાં દાદા ભગવાન પ્રાપ્ત થયા ને દાદા ભગવાને ઉચકી લીધા છે કઈ ભલીવાર હતો નહીં ને અત્યારે પણ નથી જય સચ્ચિદાનંદ છઠ્ઠી પેઢીએ સાતમી નહીં છઠ્ઠી પેઢીએ દાદા સગા થાય હા કાકા થાય કે દાદા થાય એવું ખબર નથી પણ છઠ્ઠી પેઢી એક જ કુટુંબ થાય એવું કહેતા હતા નટુ કાકા અમારા દેવીદા કુટુંબના ત્રીજી પેઢીએ એટલે આ રીતે છઠ્ઠી પેઢીએ બોમ્બેમાં કહેલું મને કે છઠ્ઠી પેઢી એક જ કુટુંબ થાય કુટુંબ થાય પણ જેટલો લાભ લીધો એટલું કુટુંબ તો ઘણા બધા છે એમના પણ દાદાનો લાભ લઈ લાભ લઈએ એટલા આપણા દાદા બાકી કુટુંબથી દાદા નથી જય સચિદાન દાદા ભગવાને ઓકરીજ ટેનેસીમાં વસંતભાઈના ઘરે મારો મોટા મોટો અહંકાર દાદાજીએ ત્યારે કાઢેલો કે આ કાંડા કાંદાધનજી વાળા આવ્યા હું સોજિત્રાનો હું ઊંચા કુટુંબનો હું છ ગામનો હું વૈષ્ણવ આ તે બધું કાઢી અને હું ને હુંની જગ્યાએ મૂકી દીધો જય સચ્ચિદાનંદ ચાલો હવે આપણે થોડું લઈ લઈએ પછી પર લઈએ ના એ સમય આપ્યો થોડોક થોડો સમય આપ્યો છે ટાઈમ નહીં લાગે જન્મ નિર્ણય કરું શું કયું મતલબ હા કવર પછી જોઉં છું જોઉં છું બપોરે લઈશું આપણે આપણે થોડું લઈ લઈએ હા ચાલો આપણે આ શરીબેને પૂછેલા ત્રણ સૂત્રો બાકી છે લઈએ આપણે પાન નંબર એકત્રીસ છે આ પચીસમી શ્રેણીનું સૂત્ર નંબર બસો ને ચોવીસ સૂત્ર નંબર બસો ને ચોવીસ શરીરની પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ મળે બોલો શરીરની પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ મળે એને નિવૃત્તિ નથી કહી નિવૃત્તિ નથી કહી પરંતુ પરંતુ મનની પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ મળે મનની પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ મળે એને નિવૃત્તિ કહી એને નિવૃત્તિ કહી મન તો હંમેશા પ્રવૃત્ત જ રહ્યા કરે છે મન તો હંમેશા પ્રવૃત્ત જ રહ્યા કરે છે એ દ્રવ્ય મન એ દ્રવ્ય મન એ તો કાર્યકારી રહ્યા જ કરતું કરતું હોય એ તો કાર્યકારી રહ્યા જ કરતું હોય છતાં આપણે એમાં ક્યાંય પણ એની પરિણતિમાં ના હઈએ આપણે ક્યાંય પણ એમાં એની પરિણતિમાં ના હઈએ એ તો બહુ ઊંચી દશા છે એ તો બહુ ઊંચી દશા છે પ્રવૃત્તિ નિવૃત્તિ મન મનનું આખું એ બધી સમજાવ્યું છે એમને દ્રવ્ય મન કંઈ પૂછવું છે કોઈને બરોબર ને ચલો આગળ જઈએ બસો પચીસમું મન નિવૃત્તિ પામ્યું કાર્ય ક્યારે કહેવાય મન નિવૃત્તિ પામ્યું ક્યારે કહેવાય કે આપણને નિરાશ સ્વરૂપ આપણને નિરાશ સ્વરૂપ આપણો પોતાનો સ્વાદ રહ્યા કરે આપણો પોતાનો સ્વાદ રહ્યા કરે બરોબર છે બધાને શું લાગે છે બોલ ને મિનલ બોલતી કેમ નથી નિરાશ સ્વરૂપ એટલે શું દાદાજી નિરાત સ્વરૂપ નથી કહો નિરાત તો ગુજરાતી બોલીએ છીએ ને આપણે ના તમારી નિરાત સ્વરૂપ એટલે શું તમને નિરાત એટલે શું દાદાજી પોતાનો સ્વાદ રહ્યા કરે પોતાનો સ્વાદ રહ્યા કરે એ રિટાયર થાય એટલે નિવૃત્તિ નથી કહેવાતી એ તો ફરતી વધારે ટાયર થઈ જાય પાછા આમાં બસો છવ્વીસ બહુ કોઈ પણ કર્મને ઉદય સ્વરૂપ લેવું કોઈ પણ કર્મને ઉદય સ્વરૂપ લેવું જેવી તેવી વાત નથી એ જેવી તેવી વાત નથી એ બચ્ચાના ખેલ નથી એ બચ્ચાના ખેલ નથી ઉદય બોલવાથી ઉદય બોલવાથી ઉદય સ્વરૂપ નથી બની જતું ઉદય સ્વરૂપ નથી બની જતું અને અધ્યાત્મ દ્રષ્ટિ કહે છે આને અધ્યાત્મ દ્રષ્ટિ કહે છે આ ઉદય ઉદય શબ્દ બહુ જ બોલાય છે જૈન ભાષામાં જૈનની રોજની જીવનની નીતિમાં ઉદય શબ્દ બહુ આવે છે પુષ્કર આમ તો વ્યવહારમાં પણ ઉદય શબ્દ આવી ગયો છે એ ઉદય બહુ મોટી વસ્તુ છે એ ઉદય એ વાણીનો વિષય જ નથી એ આપણે ત્યાં આપણામાં સમજણ પચી હોય એ સમજનું પરિણામ છે અને સમજના પરિણામ સ્વરૂપે મન વાણી ને કાયા જે આખી પરિણતિ સ્વરૂપે રહ્યા કરતી હોય ત્યારે એ જે જે પરિણતિ સ્વરૂપ હજુ આપણને એમાં સંભાવ નિકાલ બાકી હોય એવો બધો એ ઉદયસ્વરૂપ થયા જ કરે ઉદયમાં આવે બધો ઉદય એને કહેવાય છે અને ઉદય તો એની આગળ પણ ગયું છેક છેલ્લે સુધી ગયું છેક છેલ્લે સુધી ત્યાં સુધી કે કેવડી ભગવંત કે કેવળ જ્ઞાની કે તીર્થંકર્મ ભગવંત બંનેને પણ એ એમને સમય સમય વર્તીપણે આ ઉદય સ્વરૂપો રહ્યા કરે છે સમજો સમય સમયપણે જ્યાં સુધી કેવળ જ્ઞાન થયા પછી આયુ કર્મ બાકી રહ્યું હોય એ સમગ્ર આયુ કર્મ દરમિયાન સંગ્રહ બધાને એટલે ઉદય શબ્દ બહુ જ ગંભીર છે બહુ મોટો પરમાર્થ છે એમાં એટલે આ સૂત્ર ત્રણ થઈ ગયા સરી સમયવર્તીપણે રહ્યા કરે એટલે શું સમયવર્તીપણે રહ્યા કરે એટલે કે એક પૂદગલ પરમાણુ એક આકાશના પ્રદેશને ઓળંગે એટલો એ ગાળો બોલો એક ઉદ્ગલ પરમાણુ એક આકાશ પ્રદેશને ઓળંગે એટલો ગાળો એટલો ગાળો અહીંથી શરૂઆત થઈને એ આકાશનું એક પ્રદેશ પૂરો થાય એટલો ગાળો નહીં સમજ્યા ના સમજ્યા આકાશ પ્રદેશનો ગાળો એટલે શું દાદા એટલે કે આ વિજ્ઞાનીઓ આકાશમાં બધા બધા ઉડવા જાય છે તે તમને ખબર છે નથી ખબર તમે દાદાજી કયા લેવલથી આ બોલો છો ને સમય તો બહુ ઝીણી વાત છે આ કાળમાં ના હોય શું આ કાળમાં આપણે ક્ષણ બોલીએ ક્ષણ એને અવસ્થાઓ કહેવાય બધી અવસ્થા એ ખરી રીતે બહુ ઝીણી વસ્તુ છે પરંતુ આજ્ઞાધર્મમાં આપણે એટલા આગળ નથી જઈ શક્યા કે અવસ્થાને એ પર્યાયની નજીકનું સમજી શકીએ એ મનના સ્તર પર હોય છે મનના સ્તર પર સમજાયું મનના સ્તર પર જવાય આમ સીધું નથી બહુ મુશ્કેલ છે વાણી દરિયા બધા બહુ મોટા છે બોલાતી વાણીમાં તરફ પડી જાય છે તો પછી અંદરની વાણીનું ક્યારે ઠેકાણું પડશે આ બધું છે એમાં અને બંને વાણીનું આપણે સારી રીતે ઓળંગી ગયેલા હોઈએ ત્યારે નિઃશબ્દ દશા ઉત્પન્ન થાય છે નિઃશબ્દ દશા તે અનુભવ પ્રમાણ છે આખું એટલે અનુભવ પ્રમાણ એ શબ્દ ત્યાં પહોંચી ના શકે શબ્દ પાછો ફરી જાય છે પરંતુ શબ્દમાં અનુભવ અને જ્ઞાન અને જ્ઞાનની બધી સમજણો જેટલી બને તેટલી શક્ય જે માનવ સમાજની બધી મર્યાદાઓ છે બધી લૌકિક એ મર્યાદાના પ્રમાણમાં એ નીકળી શકે છે સમજાયું તીર્થંકર ભગવાનને પણ આ જ છે એમને પોતાને પણ અનંત જ્ઞાન છે એટલે નીકળી શકે નહીં એ તો એટલું એક ફ્રેક્શન જેટલું નીકળે છે અનંત જ્ઞાન પ્રકાશ એમનામાંથી કારણ કે બધા મર્યાદાવાળાઓ છે ખરે શું એ તો ગંગર ભગવંતો જે પ્રશ્નો કર્યા એ ગંગર ભગવતનો છત્રીસ હજાર પ્રશ્નો એક બે નહીં અને કેવા કેવા પ્રશ્નો અને એમાં શું ગણિતો ના નીકળ્યા કેટલું બધું નીકળ્યું આખું તારે બહુ મર્યાદા નાનું બોલો તારે સાગર કેટલો મોટો છે વ્યવહારનો કહો બોલો ને કેવડો મોટો છે ના ના અરે હવે આટલી નાની ભૂકોર આટલા શરીર ભૂતો એને મોટો કેમ નો કહેવાય અરે દાદાજી અંદરનું બહુ મોટું છે આટલું શરીર એટલે બહાર આખું બધું પહોંચવા જાઉં છો ને ના ના અંદર હા સમજી ગયા ચાલો આ પતી ગયો આપણે કોઈને આપી દઈશું પાછું ને પહોંચાડજો હવે આપણે થોડામાં ટૂંકામાં જોઈ લઈએ બધા આવ્યા છે તે હે બપોરના રાખીશું બપોરના રાખીએ સારું ચાલો અને થોડા છે બહુ નથી ખાસ અડધા કલાકનું કામ અહીંયા જ રાખીએ છીએ જય સચ્ચિદાનંદ બપોરે બે થી ત્રણ કીર્તન ભક્તિ રહેશે ચાર થી છ સાડા ત્રણ થી સાડા ચાર કીર્તન ભક્તિ ને સાડા ત્રણ થી છ સત્સંગ રહેશે છ થી સાડા સાત પ્રસાદી અને સાડા સાત થી પછી આગળ કલ્ચર પ્રોગ્રામ સંસ્કૃતિ કાર્ય કલ્ચર કલ્ચરલ સાડા સાત થી કલ્ચરલ પ્રોગ્રામ છે સાડા સાત થી સ્ટેજ ઉપર થશે બધો જ જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ પૂજ્ય કનુદાદાજી હાજી આજનો આખો સત્સંગ લાઈવ બ્રોડકાસ્ટ થઈ રહ્યો છે રાત દિવસ મહેનત કરી આ સિસ્ટમ ચાલુ કરી છે સુરેશભાઈના જય સચ્ચિદાનંદ તાલી જય સચ્ચિદાનંદ તાલી જય સચ્ચિદાનંદ ક્યાં ક્યાં જોવાય છે અને ક્યાં ક્યાં સંભળાય છે કોડલેસ કોડલેસ ઇન્ટરનેશનલ વિડીયો રે બે પેલું માઇક માઇક માઇક આપો દાદાજી દાદાજી આજે વિશાલે જીતુભાઈએ છેલ્લા અઠવાડિયાથી આપણે મહેનત કરીએ છીએ કે ઇન્ટરનેશનલ એટ એ ટાઈમ બધા વિડીયો અને ઓડિયો અત્યાર સુધી ઓડિયો તો હતું જ પણ વિડીયો નહોતું પણ વિડીયોની ક્લેરિટી અને ઓડિયો ઓડિયો અત્યારે આ બે દિવસથી એવું લાઈવ થાય છે અને આજે એટલું બધું સરસ થયું એ વિશાલભાઈની ખૂબ મહેનત ખાસ જીતુભાઈના નિમિત્તે એ આવ્યા છે અને એમણે ખૂબ સારી મહેનત કરીને બધાને બ્રોડકાસ્ટિંગ થયું આજે જય સચિવ બધા તાળીઓથી વધાવી લેજો કાલે દાદાજી એક નાની અમથી એક એનાઉન્સમેન્ટ આ આ જન્મોત્સવ આપ સૌ જાણો જ છો આવતીકાલે સવારે જન્મોત્સવ બીજી ઓક્ટોબર અને તિથિ તિથિ પ્રમાણે આપણે અહીંયા ઉજવીએ છીએ ભાદરવા વદ નોમ દાદાજીનો જન્મદિવસ આ જન્મોત્સવ આવતીકાલે જે ઉજવવાના છે સાડા આઠ વાગે આ સંકુલના ગેટ પરથી પાલખીમાં દાદાજીને અહીંયા સ્ટેજ પર લવાશે આજ આપણા સંકુલના સ્ટેજ પરથી દાદાજીને પાલખીમાં આપણે બધા મહાત્માઓ દાદાજીનો અહીંયા આ રીતે સાડા આઠ એટલે નવ વાગે દાદાજી આવશે ચા નાસ્તો થાય ને આપણી આ જન્મોત્સવની તૈયારી થશે અને ખાસ હા બીજું એક ખાસ કે એક બધાની ભાવના છે આખા ઇન્ટરનેશનલ મહાત્માઓની કે આવતીકાલે તિથિ પ્રમાણે ભાદરવા નોમ અને બીજી ઓક્ટોબર સવારે સાડા આઠ થી સાડા નવ સવારે સાડા આઠ થી સાડા નવ આપણે અહીંયા એવી ગોઠવણી કરશું કે કીર્તન ભક્તિ આખા ઇન્ટરનેશનલ પર એક કલાકની કીર્તન ભક્તિ ગોઠવેલી છે એ સાડા થી સાડા નો અહીંયા નાના પેલા પર પણ કીર્તન ભક્તિ ચાલુ રહેશે અને દાદાજી પાલખીમાં સાડા આઠ વાગે ત્યાંથી અહીંયા સ્ટેજ પર આવશે એના પછી આપણે પંદર વીસ મિનિટ કીર્તન ભક્તિ ચાલુ રાખશું વીસ મિનિટ પચીસ મિનિટ અને પછી આપણો જન્મોત્સવ એટલે આખા બધે USA UK Australia Nigeria Africa બધે એમના ટાઈમ પ્રમાણે એટલે ઇન્ડિયન ટાઈમ પ્રમાણે સવારે સાડા આઠ થી સાડા નવ આ દાદાજીની આ જન્મોત્સવ નિમિત્તે એક કલાકની કીર્તન ભક્તિ બધે થાય છે આપણે સાડા આઠ વાગે પાલખીમાં દાદાજીને લાવશું અને છેલ્લે વીસ પચીસ મિનિટ દાદાજીની હાજરીમાં પણ કીર્તન ભક્તિ ચાલુ રહેશે એ રીતનું આપણું આયોજન છે અને એના પછી આપણો જન્મોત્સવનો પ્રોગ્રામ રહેશે ખાસ દરેક મહાત્માઓને એક વિનંતી વડીલો દરેકને દાદાજી ખાસ આવતીકાલે અગિયાર વાગે આપણો સત્સંગ પૂરો થાય જન્મોત્સવ સાડા અગિયારે એટલે દાદાજી દરેકને દૂરથી દર્શન આપશે આપણે દર્શન સ્વીકારવાના છે દ્રષ્ટિથી એમના જન્મોત્સવ નિમિત્તે એટલે દૂરથી કાલે દર્શનનો પણ લાભ મળશે દોઢ બે કલાક જે જશે એ દાદાજી માન્ય કર્યું છે અને એ રીતે આપણે આ રાખ્યું છે આજે સાંજે સાડા સાતથી સાડા નવ જે આખો સાંસ્કૃતિક પ્રોગ્રામ દાદાજીના જન્મ દિવસ નિમિત્તે આ મહાત્માઓના છોકરાઓએ અને એક ડ્રામા જેમાં છોકરાઓ પણ છે અને બિહારી આનંદજી આપતો પુત્રો ડિરેક્ટર અને પુષ્પાબેન મહેતા એમાં ડિરેક્ટર છે ખાસ દાદાજીની હાજરીમાં આ પ્રોગ્રામ થાય એ બધાની ભાવના છે એટલે દાદાજીને અમે એક દોઢ કલાકનો સમય માંગ્યો છે પ્રસાદી પછી એટલે એ રીતે આજે આયોજન એટલા માટે કર્યું છે સાડા ત્રણ થી છ વાગે છ થી સાડા સાતમાં બધા પ્રસાદી લઈ લે અને સાડા સાતથી પાછો આપણો આ કલ્ચરલ પ્રોગ્રામ ચાલુ રહેશે આવતા વર્ષની બે હજાર અગિયારની જન્મોત્સવ બ્યાસીમો જન્મોત્સવ દાદાજીનો બરોડા કેલનપુરી મુકામે મુંબઈ તથા વડોદરાના મહાત્માઓએ સાથે મળીને ઉજવવાના છે મુંબઈ અને વડોદરાના મહાત્માઓ તરફથી કેલનપુરી ખાતે જય સચ્ચિદાનંદ દાદા ભગવાન ના જય જયકાર